ક્ષમા સાગરે ક્ષમા બહુ કીધી અક્ષરધામ પર હુમલો થયાના પ્રત્યાઘાત રૂપે ભારતના એક પણ સંવેદનશીલ શહેરમાં વર્ગવિગ્રહ ફાટી નીકળ્યાની કોઈ જ ઘટના ન નોંધાતા સમગ્ર વિશ્વ અત્યંત આશ્ચર્ય અનુભવી રહ્યું બબ્બે દિવસના દેશવ્યાપી સજ્જડ અને સ્વયંભૂ બંધના વાતાવરણમાં પણ વૈમનસ્યના વિષ પ્રસર્યા વિનાનો સંયમિત વિરોધ જોઈ દેશની સરકારે રાહતનો દમ તો લીધો પણ આ શાંતિપૂર્ણ માહોલ તેના માટે સંશોધનનો વિષય થઈ પડ્યો જો કે આ કૌતુકના અંકોડા ઉકેલવામાં તેને બિલકુલ તકલીફ ન પડી ભારતની પ્રજાએ જ તે રહસ્ય ખુલ્લા કરી આપ્યા આ અરસામાં એક પ્રસિદ્ધ હિન્દુ સંગઠનના નેતાએ સ્વામીશ્રીને કહ્યું આ એવો પ્રસંગ હતો કે આપે માત્ર ઈશારો કર્યો હોત તો લોકો કંઈનું કંઈ કરી નાખત પરંતુ આપની અપીલને કારણે ગુજરાત અને ભારતમાં આજે શાંતિ છે અમને સૌને આપની ઠંડી શક્તિનો પરિચય થયો આપની તપશ્ચર્યાના પ્રતાપે ભારતભરમાં શાંતિ રહી છે બધા જ નાગરિકોએ સંયમ જાળવ્યો છે એનો યશ આપને છે એક પ્રખ્યાત ટીવી ચેનલના ન્યૂઝ એડિટર અને કેળવણીકારે પણ પોતાનું અવલોકન રજૂ કર્યું કે આ ઘટનામાં બૌદ્ધિક વર્ગને સૌથી મોટું આશ્ચર્ય પ્રમુખ સ્વામીના સમયોચિત સંયમનું છે સામાન્ય રીતે પોતાના ઘેર આવી ઘટના બની હોય ત્યારે લોકો નિવેદનો પર નિવેદનો કરીને હીરો એટલે કે લોકનાયક થવાનો પ્રયત્ન કરે જ્યારે પ્રમુખ સ્વામી અને એમના સંતો નિવેદનો કે આક્રમકતાને બદલે મૌન જાળવીને લોકોની સેવામાં જ લાગેલા રહ્યા આ એક અભિનંદનીય અભિગમ છે આમ ઉકસાવનારી એક ઘટના પછી પણ સમાજમાં જળવાઈ રહેલી શાંતિ માટે સૌ સ્વામીશ્રીને વધાઈ દેવા લાગ્યા કારણ કે તેઓએ તારીખ ચોવીસ નવની રાત્રે લખાવેલી શાંતિ અપીલ બાદ તારીખ સત્યાવીસ નવની સવારે પણ ટીવી પર પ્રજાજોગ નિવેદન કરતા જણાવ્યું કે ભગવાન જે કરતા હશે તે સારું જ કરતા હશે એ અમારી માન્યતા છે અમારી એ દ્રઢતા છે એટલે આ જે થયું છે તે પણ અમારા હિતને માટે જ હશે અમારા સારા માટે જ હશે અથવા અમને અંતરદ્રષ્ટિ થાય એના માટે પણ હશે આ ઘટના બન્યા પછી દુઃખ તો એ વાતનું છે કે નિર્દોષ માણસો જેઓ ખાસ દર્શન માટે આવેલા તેની હત્યા થઈ બીજું એક ખાસ અપીલ કે અક્ષરધામમાં જે થયું છે તે પ્રસંગને નિમિત્ત કરીને ગુજરાતમાં કે ભારતમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની અશાંતિ ન થાય અને દરેક જણ શાંતિ રાખે કારણ કે જે થવાનું હતું તે થઈ ગયું એનો ઉકેલ તો ભગવાન જ લાવવાના છે અમને ભગવાનમાં શ્રદ્ધા છે કે ભગવાન વહેલો મોડો એનો ન્યાય આપશે આપણા ભારત પર આતંકવાદ ચાલી રહ્યો છે એનું પણ નિરાકરણ એ કરશે એવી અમારી એક ભાવના છે અમે ભગવાન પર એનો ન્યાય એનું કાર્ય છોડ્યું છે એટલા માટે જ અમે ગુજરાતની પ્રજા ભારતની પ્રજાને એક જ અપીલ કરી છે કે ક્યારેય આ પ્રસંગ નિમિત્તે કોઈ ઉગ્રતા ન આવી જાય અને એકબીજાને અશાંતિ ઊભી ન થાય એ દરેક ધ્યાનમાં રાખી ભગવાનને પ્રાર્થના કરે સ્વામીશ્રીના આ શબ્દો જ સૌની ઉગ્રતાને ઠારતા રહ્યા તેઓને મળવા આવેલા સૌરાષ્ટ્રના એક ક્ષત્રિય સમાજે પોતે યોજેલી શ્રદ્ધાંજલિ સભાની વિગત જણાવી ત્યારે પણ સ્વામીશ્રીએ તેઓને કહ્યું શાંતિની વાત જ કરજો ઉગ્રતા ન આવે તે ખાસ જોજો તારીખ પચીસ નવના રોજ આવેલા બોટાદના સુન્ની મુસ્લિમ જમાત દાઉદી વોરા જમાત વગેરેના દસેક મુસ્લિમ બિરાદરોને પણ સ્વામીશ્રીએ એ દિશા ચિંધી કે હવે અમારી ખાસ ભાવના છે કે કંઈ અશાંતિ થવી ન જોઈએ સૌ ભળી મળીને ભાઈચારાથી રહો આમ વ્યક્તિગત અને સામૂહિક ધોરણે આતંકવાદી ઘટના પ્રત્યે રહેલા સ્વામીશ્રીના આવા આગવા અભિગમથી પ્રભાવિત થયેલા પ્રબુદ્ધ નાગરિક શ્રી કૌશિક કુમારે તો ખ્યાતનામ અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં લખ્યું અક્ષરધામ પર થયેલા હુમલાના પગલે પ્રમુખ સ્વામી મહારાજે કોઈના પર દોષારોપણની રમત રમ્યા સિવાય હૃદયની જે ઉદારતા દર્શાવી છે તે અનેરી છે અક્ષરધામ તેઓનું એક અમૂલ્ય અત્યંત પ્રભાવશાળી અને સૌંદર્યવંતુ સર્જન છે છતાં તેઓ આ હુમલાની ઘટનામાં શાંત રહ્યા છે તેમની આ સંત પ્રતિભા હૃદયને સ્પર્શી જાય છે આ પાશવી ઘટનામાં ભોગ બનેલા લોકો પ્રત્યે તેમનું હૃદય કરુણાથી છલકાય છે વિખ્યાત વિવેચક શ્રી રઘુવીર ચૌધરીએ પણ પ્રતિષ્ઠિત ગુજરાતી સામયિક પરબમાં કોમી રમખાણ જગાવવા ઈચ્છતા આતંકવાદીઓનું ધાર્યું ન થાય એ માટે સ્વામીશ્રીએ આપેલા પ્રતિભાવના સંદર્ભમાં નોંધ્યું સુવિદિત છે કે શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થા વૈશ્વિક સ્તરે સંગઠિત છે અને પોતાના ધાર્મિક વડાને ગુરુહરિની શ્રદ્ધાથી જુએ છે એમની વાણીમાં આક્રોશનો એક પણ શબ્દ આવી ચઢે તો શું થાય એ કલ્પી શકાય એમ છે પણ આવા સંજોગોમાં પ્રમુખ સ્વામી મહારાજ અને એમના સંતોને મેં ગુસ્સે થતા જોયા નથી એમણે પ્રજાનું હિત વાંચ્યું પ્રજાજનો પ્રત્યાઘાતમાં નહીં પ્રાર્થનામાં જોડાય એવું આયોજન કર્યું હિન્દુ ધર્મની મૂળભૂત સહનશીલતા અને સહિષ્ણુતાની પ્રતીતિ કરાવી આમ ગુજરાતમાં પહેલીવાર ત્રાટકેલા આતંકવાદી હુમલાને જે રીતે સ્વામીશ્રીએ નિપટાવ્યો તે જોઈને સર્વત્ર એક જ સૂર પડઘાતો રહ્યો ક્ષમા સાગરે ક્ષમા બહુ કીધી એવો કોણ બીજો ક્ષમા નીધી સૌ સુખી તો આપણે સુખી અક્ષરધામ પર થયેલા હુમલાના બીજા દિવસે અલ્પાહાર લઈ રહેલા સ્વામીશ્રીને એક મુમુક્ષુએ કહ્યું સ્વામીજી આપ અન્યથા કરતુમ શક્તિ વાપરો નહીતર અક્ષરધામ જેવા ધર્મસ્થાન પર આવું થાય તેના કારણે શ્રદ્ધાળુઓની શ્રદ્ધા ડગી જશે ખરેખરો જેને નિશ્ચય છે તેને શ્રદ્ધા ડગતી નથી આલતું ફાલતું હોય તે બોલ્યા કરે કે તમારા ભગવાને શું કર્યું પણ શ્રદ્ધાવાળાને સંશય ન થાય દ્રઢતાની આટલી વાત ઠોસ બંધ કરી શ્રદ્ધાનો સ્તંભ વધુ મજબૂત કરતા સ્વામીશ્રીએ ઉમેર્યું ભગવાનને સંત આપણી સાથે છે રક્ષા કરે જ છે આવા પ્રસંગો તો શ્રીજી મહારાજ ને રામ ભગવાન કૃષ્ણ પરમાત્માના વખતમાંય બન્યા છે એટલે એ બધું દુનિયાના ક્રમ પ્રમાણે ચાલે છે પણ આપણે શ્રદ્ધા નિષ્ઠા ભગવાન પર રાખીને સેવા ભક્તિ કર્યા જ કરવાના ઢીલા નહીં પડવાનું કે આ થઈ ગયું શું થશે આપણી સંસ્થામાં ક્યાંય ફરી આવું થાય નહીં એવું કરજો ભઈ આપણી નહીં બધે આવું ન થાય આપણે સંકોચ વૃત્તિ ન રાખવી સ્વામીશ્રીએ જણાવ્યું તેઓની આ જ વિશાળતા વધુમાં વિસ્તરી કે આખી દુનિયામાં બધેથી આતંકવાદ દૂર થાય ને લોકો સુખી થાય ભગવાન તેમને એટલે કે આતંકવાદીઓને સદબુદ્ધિ આપે ને તે સારી વૃત્તિવાળા થઈ જાય સૌ સુખી તો આપણે સુખી હું એકલો શાંતિ લઉં એવું તો બની શકે જ નહીં તમે એકલા સારી રીતે જમતા હો ને પેલા બધા ભૂખે મરતા હોય તો તેવા પાંચ પચાસ ભેગા થાય એટલે તરત તમારા હાથમાંથી ઝૂંટવી લે માટે બધાનું સારું થાય તો આપણું સારું થાય સ્વામીશ્રીની આ ભાવના સૌ માટે હૃદયસ્પર્શી બની રહી આ વિચારને વશ વર્તતા તેઓએ ગઈકાલની આખી રાત્રિ સૌના શુભ માટે પ્રાર્થના કરતા કરતા જ પસાર કરેલી ફક્ત અઢી ત્રણ વાગ્યાથી ચાર સાડા ચાર વાગ્યા સુધી જ સ્વામીશ્રી નિદ્રાધીન થયેલા તેથી સૌએ અત્યારે વિનંતી કરી કે ઘડીક આરામ કરો ત્યારે સ્વામીશ્રી બોલ્યા આરામ જ છે તમારા બધાના દર્શન સારી રીતે થયા એટલે આરામ થઈ ગયો ને ઉપાધિ અને ઉજાગરા પછી આવી સ્વસ્થતા તથા પ્રફુલ્લિતતા સાથે તેઓએ સાડા દસ વાગે શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ પર્વની સભામાં પધારી ધર્મ લાભ આપ્યો આપકે શબ્દ વિશેષ મહત્વ રખતે હૈ તારીખ પચીસ નવનો સ્વામીશ્રીનો સમગ્ર દિવસ સહાનુભૂતિ પાઠવતા ફોનને સાંભળવામાં જ વીત્યો રાજકીય ધાર્મિક સામાજિક શૈક્ષણિક ઔદ્યોગિક વગેરે અનેક ક્ષેત્રના આમ આદમીથી અગ્રણી સુધીના સૌ તેઓ પ્રત્યે લાગણી વહાવતા રહ્યા આ ક્રમમાં વડાપ્રધાન શ્રી બાજપાઈ પણ પોતાનો માલદીવનો વિદેશ પ્રવાસ ટૂંકાવી આજે સીધા જ અમદાવાદ ઉતરી અક્ષરધામમાં જઈ પહોંચ્યા અત્રે દુર્ઘટનાથી માહિતગાર થતાં જ વ્યથિત થઈ ઉઠેલા તેઓએ જણાવ્યું કે અહીંયા હુમલો થયો છે ત્યારે લાગે છે કે હવે આતંકવાદ અંતિમ શ્વાસ લઈ રહ્યો છે આ રીતે તારીખ છવ્વીસ નવના રોજ અક્ષરધામની મુલાકાત લઈ સ્વામીશ્રીને મળવા સારંગપુર સુધી દોડી આવેલા સંરક્ષણ મંત્રી શ્રી જ્યોર્જ ફર્નાન્ડિસ કહેવા લાગ્યા આજ હમ आपके पास आए हैं उसका एक कारण है आपका जो बयान शांति का निवेदन था वो बहुत ही अच्छा रहा हमारी यह मान्यता है कि उसी की वजह से देश में शांति है आपने इसको अलग दृष्टि से टेकल किया अलग दृष्टि से निपटाया आपके शब्द एक विशेष महत्व रखते हैं यह शब्द केवल शांति प्रस्थापित करने तक नहीं बल्कि इस विषय पर एक नया ज्ञान देने की शक्ति आपके शब्द में है औरों के शब्द में ऐसी शक्ति नहीं है आपके मंदिर पर इतना बड़ा हमला हुआ फिर भी आपने गुस्से का एक शब्द भी नहीं निकाला और शांति बनाए रखी उसने हमें बहुत प्रभावित किया है આતંકી હુમલા પછી જોવા મળેલી સ્વામીશ્રીની જીવનશૈલી વિશ્વને પ્રતિકારની એક નવી ભાષા શીખવી ગઈ તેણે દુનિયાને નવો શબ્દ નહીં પણ નવી દિશા ચિંધી તેને સૌએ અક્ષરધામ રિસ્પોન્સ અક્ષરધામ પ્રતિભાવના નામે વધાવી લીધી અક્ષરધામ પ્રતિભાવથી પ્રભાવિત દુનિયા આતંકવાદી આક્રમણોનો સામનો કરવા સંબંધી અમારી મીટિંગોમાં એક નવો શબ્દ અસ્તિત્વમાં આવ્યો અક્ષરધામ રિસ્પોન્સ હુમલાને શાંતિ અને સ્વસ્થતાથી કેવી રીતે પડકારી શકાય છે પ્રમુખ સ્વામીએ જે કરી બતાવ્યું તે અકલ્પનીય છે તેઓએ વિખરાયેલા સમાજને સંગઠિત કરી આપ્યો આ શબ્દો છે અક્ષરધામ પર ત્રાટકેલા આતંકવાદીઓનો સફાયો કરનારા એનએસજીના બ્રિગેડિયર શ્રી રાજ સીતાપતિના અક્ષરધામની કાર્યવાહી બાદ સ્વામીશ્રીએ દાખવેલો શાંતિપૂર્ણ અભિગમ આ સુરક્ષા અધિકારી માટે એટલો હૃદયસ્પર્શી બની રહ્યો કે તેઓ બોલી ઉઠ્યા the Akshardham episode is a benchmark of clockwork achievement અક્ષરધામનો બનાવ એક સીમાચિહ્ન છે તે ચોકસાઈપૂર્વક કરેલા કામની સિદ્ધિ સમાન છે આ અભિપ્રાય સાથે બ્રિગેડિયર શ્રી રાજ સીતાપતિ આતંકવાદે ઊભી કરેલી કટોકટીને ખાળવાનું પ્રશિક્ષણ આપતા પોતાના તાલીમ વર્ગોમાં અક્ષરધામના પ્રતિભાવને એક કેસ સ્ટડી ઉદાહરણના રૂપે ઉપયોગમાં લેતા થયા તેઓના મતે અક્ષરધામ પરનો હુમલો દુર્ભાગ્યપૂર્ણ હતો પરંતુ તે દ્વારા અક્ષરધામે એવો સુયોગ્ય સંદેશ વિશ્વમાં વહેતો કર્યો કે તે પોતે જનુની બળ પરિબળોથી ભાંગી પડે એવું માયકાંગલું નથી અને તે શાંતિ ઝંખે છે આ બ્રિગેડિયરે વધુમાં જણાવ્યું કે અક્ષરધામની કરુણાંતિકાએ આત્મવિશ્વાસની એક નવી સમજ લોકમાનસમાં રેડી કે ગુજરાત એ દરેક ખરતા તણખે સળગી ઉઠે એવું રાજ્ય નથી મેં અક્ષરધામમાં બજાવેલી કાર્યવાહી દરમિયાન અને પછી ત્યાં શાંત ધીર ગંભીર વાતાવરણ જોયું મેં મારા જીવનમાં ઘણા હિંસક મુકાબલાઓ ખેડ્યા છે પણ અક્ષરધામ પ્રતિભાવ એ ફરજ સંબંધી કાર્યવાહી અને તત્વજ્ઞાન બંને દ્રષ્ટિકોણથી મારા માટે ઉચ્ચ શિક્ષણ સમો બની રહ્યો સ્વયંસેવકો અને ભક્તો એટલા શિસ્તબદ્ધ હતા કે તેઓએ કોઈ કોમની ટીકા કે કોઈ બૂમાબૂમ કે કોઈની સાથે અભદ્ર વ્યવહાર કર્યો નહોતો લાગણીઓને કાબૂમાં રાખવાના વિષયમાં તેમજ સામાજિક દાયિત્વ નિભાવવાના પરિપ્રેક્ષ્યમાં એક અતિ ઉદાર અને ઉદાહરણરૂપ પ્રમુખ સ્વામી મહારાજના આ પગલાંએ વધુ હિંસા ભડકાવવાની આતંકવાદીઓની મુરાદને નાકામ બનાવી દીધી આમ અક્ષરધામની ઘટના પછી શાંતિ એકતા અને અહિંસાની જાળવણી માટે સ્વામીશ્રીમાં જોવા મળેલી સામાજિક જવાબદારી પ્રત્યેની સભાનતાથી જર્મનીના હાઇડલબર્ગમાં વસતા એક વિધવાને પણ નોંધ્યું કે જ્યાં સુધી મૂલ્યોનો સંબંધ છે ત્યાં સુધી આ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે કે બીએપીએસના અનુયાયીઓએ એક કાલ જઈ દાખલો બેસાડ્યો છે ધાર્મિક સ્થળો પર ભવિષ્યમાં સંભવિત પ્રત્યેક આતંકવાદી હુમલા વખતે અક્ષરધામના હુમલાને અપાયેલો પ્રતિભાવ પ્રેરણારૂપ બની રહેશે વિશ્વમાં શાંતિ અને સંવાદિતા જાળવી રાખવા માટે અક્ષરધામ પ્રતિભાવનું અનુસરણ કરવું પડશે લાચારી કે નિર્બળતા નહીં પરંતુ આધ્યાત્મિકતાની શ્રેષ્ઠતમ ઊંચાઈથી આવેલો સ્વામીશ્રીનો આ પ્રતિભાવ શ્રી અબ્દુલ કલામને પણ પ્રભાવિત કરી ગયો તેથી જ તેઓએ પોતાના પુસ્તકમાં નોંધ્યું કે સ્વામીશ્રીએ પોતાના અનુયાયીઓને પ્રત્યાઘાત નહીં પણ પ્રાર્થના માટે પ્રોત્સાહિત કર્યા હું માનું છું કે તેઓની આધ્યાત્મિક સ્વસ્થતા અને સાધુતાથી ગુજરાતમાં ન કેવળ શાંતિની પુનઃસ્થાપના થઈ પરંતુ આ કારણથી જ રાજ્યમાં ચાલનારા કોમી હિંસાના કાયમી ચક્ર પર પણ પૂર્ણ વિરામ મુકાઈ ગયું transcendence my spiritual experience with Pramukh Swamiji APJ Abdul Kalam Harper Element two thousand fifteen page fifteen આમ ઉદય અસ્તમાઈ એક વાતની જેમ વિશ્વભરમાં સ્વામીશ્રીની સાધુતાના ડંકા વાગ્યા તેઓએ આપેલો આ અહિંસક પ્રતિભાવ આવનારી પેઢીઓ માટે અધ્યયનનો વિષય અને પ્રેરણાનો પુંજ બની રહેશે એ નિર્વિવાદ સત્ય છે